એ આવો આવો આવી ગયા મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઉત્સવી વાર્તા સાંભળે છે તેની સાથે સેતુ અને અમન પણ છે ને વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા બાળ દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે ત્રણ ભણેલા અને એક અભણ <laughs> સાંભળો ચાર માણસો હતા હો એક બે ત્રણ અને ચાર આ ચાર માણસોમાંથી ત્રણ માણસ ભણેલા હતા બહુ ભણેલા હો એ તો ભાઈ એમને તો જાત જાતની વિદ્યા આવડતી હતી જ્યારે ચોથો માણસ હતો ને એ અભણ હતો બિચારો આ આ ચારે જણા કમાવા માટે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા કંઈક કામ ધંધો કરવા માટે રસ્તામાં એક વન આવ્યું ઘનઘોર અને ઘટાદાર વન હતું ઓ ભાઈ ત્યાં એક જગ્યાએ કેટલાક હાડકા પીડ્યા હતા હા આ જોઈને એક માણસ તો બોલી ઉઠ્યો મને હાડકામાંથી હાડ પિંજર બનાવવાની વિદ્યા આવડે છે જુઓ હું હમણાં જ એક હાડ પિંજર બનાવી દઈશ બોલો લો એ તો બહુ ભણેલો હતો એને તો એવી વિદ્યા પણ આવડતી હતી આ જોઈને એક માણસ બોલી ઉઠો મને પણ આ બધું આવડે છે આમ કહીને તેણે મંત્રો ભણીને પહેલા માણસે તો પાણી ચાટ્યું ઓમ દ્રમ બ્રમ ગ્રામ ભ્રુમ ફ્રુમ અને તરત જ એક હાડપિંજર બની ગયું હો પેલા હાડકામાંથી તે જોઈને બીજો માણસ બોલ્યો પણ આ હાડપિંજર કયા પ્રાણીનું છે અરે ભાઈ મને હાડપિંજરમાં માંસ પેશી અને ચામડું ભરવાની વિદ્યા આવડે છે હો જુઓ આમ કહી અને બીજા માણસે મંત્રો ભણીને હાડ પિંજર ઉપર પાણી છાંટ્યું ઓમ ગ્રીંગ હમ ગ્રીંગ અને જોત જોતામાં તો એ તો સિંહ બની ગયું આ સિંહનું પૂતળું બની ગયેલું જોઈને ચો ત્રીજો માણસ કે પૂતળાને જીવતું કરવાની વિદ્યા મને આવડે છે બોલો એ ત્રીજો માણસ તો પૂતળાને જીવતું કરી શકતો હતો જુઓ હમણાં જ આ સિંહને હું જીવતો કરી દઉં એમ કહી અને એ જ્યાં મંત્ર ભણવા જાય ને ત્યાં ચોથો માણસ કે એ થોભો થોભો જો આ સિંહ જીવતો થશે તો આપણને બધાને મારી નાખશે ભાઈ ત્રણેય માણસો હસવા લાગ્યા હો અરે તું અભણ છે તું ઠોઠડો છે તને કાંઈ નથી આવડતું તને શું સમજ પડે અમારે તો આ સિંહને જીવતો કરવો જ છે લો બોલો સિંહને કાંઈ જીવતો કરાય હે સેતુ ચોથો માણસ કે તો થોડી વાર ઉભા રહો મને આ ઝાડ ઉપર ચડી જવા દો પછી તમે તમારે જીવ તો કરજો આમ કહીને એ તો અભણ માણસ ઝાડ ઉપર ચડી ગયો ઝટપટ ઝટપટ ઝટપટ કરતો હો ત્રીજા માણસે મંત્ર ભણી બુમ એ મંત્ર ભણી અને સિંહના પૂતળા ઉપર પાણી છાંટ્યું અને જીવ તો થતાની સાથે સિંહ તો ત્રાડ પાડીને કૂદ્યો અને ત્રણેય માણસોને મારી નાખ્યા ભાઈ તો ભાઈ આ સિંહના ગયા પછી પેલો માણસ ઝાડ ઉપરથી ઉતરો એણે તો એની બુદ્ધિ દોડાવી હતી એટલે એ બચી ગયો અને ઝાડ ઉપરથી ઉતરી અને પોતાનો જીવ બચાવીને નાસી ગયો હો ભાઈ પછી તો અને પેલા ત્રણ ભણેલા તો ત્યાં જ મરી ગયા ખોટું ભણ્યા હતા ને એટલે એમ કંઈ સિંહ જીવ તો કરાય આપણને જ મારે ને હે ભાઈ તો ભાઈ મજા પડીને ચાલો આવજો આવતીકાલે તમને હું બીજી વાર્તા કહેવાનો છું હો પાછા આવી જજો આવજો